પછી એમની આત્મા કરી નથી આત્મા જ્ઞાની નામ કહ્યું શ્રીમદ આત્મા જે છે નથી ભ્રાંતિથી ભ્રાંતિની ભાગે છે શાંતિથી ભાગે એમ કરતા કરતા ઊંચે ચડે કે ઊંચે ચડે તારે ક્યારે સુગંધ હોય ત્યારે શું સુગંધ આગળ જવાનું સાધુ જોઈએ કે સાધન છે એમ કે તારે સાધન છે બંધે નહીં ગયા ટકોરજીને એક માણસ કોઈ આખા એક માણસ ટકોરજી આજ્ઞા પાડતો હોય તો નમસ્કાર કરવા દેવો એક જ માણસ નીકળે તો બોલતી કેટલી લાવે ખબર થઈ જાય કે પછી આ સાધુ નતા કે એક માણસ યજ્ઞ પાડે ને એટલે જે હોય તો આપણે દસી ગયા હું પાંચ પાંચ પાંચ બધા દસી ગયા થઈ ગયું હોય કે આ તો બધાને ગાડી પૂરતી વાળી થઈ ને એટલે ઠંડક લાગે અને ઠંડકથી કેટલાક નિયમો પાડવાનું મન થાય તેનાથી પછી બુદ્ધિ વધે બુદ્ધિ વધે એટલે પછી આ સૌથા વધારે વધારે ઘટતો જાય મુંબઈ બધું પછી ઉત્સાહ વધારે વધારે ખરી જાય એમ થશે કે બહુ જરા પસંદ કરો ઉત્સાહ મૂકી જશે પછી ગુસ્સા ગુસ્સો જાય અને આટલું પણ બંધ કરી ના હોય પીડા હોય આર્ટજાન રોગજાન બંધ થાય એ જ દિવસ આર્ટજાન અને રોગજાન આર્ટજાન રોગજાન બંધ નો કહેવાય આર્ટજાન રોગજાન ના સમજો એટલે શું અત્યારે કોઈ કોઈ જતું હોય નાગરી કઈ કોઈ જતું હોય તમારા અક્કલ નથી એમ કે એનથી અસર થાય તમને શું અસર થાય તમે તમને રાખી બરોબર છે તમે સમજાવી તમે ચૂકવવાના આવ્યો કઈ ના થાય કઈ ના થાય કઈ થાય નહીં કઈ થાય નહીં મતભેદ જોડે પડે કે મતભેદ પડે સંસાર મતભેદ પડતા સંસાર નામ આગળ વસ્તુ કીધી તમે આમાં કોઈ ભાગ ગયા તો મને જવાબ મતભેદ પડે તો આવે ના થતું હોય ત્યારે મતભેદ ના અને મતભેદ પડે તો જુદા ના થાય છે મન જુદું છે નહીં ના પડે એમ કશું જ નહીં પછી ગુચી નાખે બંને ગુચી નાખે નહીં ક્લેશ બંધ થઈ જાય એ એટલા ભક્તો બધી આખી નિયાન થાય જ્યાં હું હું નગીને નગીન ગઈ છું એ ભાન છે ત્યાં સુધી થાય બીજા લોકો થાય ના થાય જેને આત્મા થયો નથી અને જે હું છું ચંદ્રગીદાસ એને મય ક્રોધ આવે શું થાય આ મારો અપમાન કરે છે એટલા બધા અપમાન કે ક્રોધ આવે એટલે ક્રોધ એ બહુ ધ્યાન કહેવાય અને એનું ફળ નર્ક ગતિ છે તો ભાઈ આપણે એમને તો ના ના ગમતા ને આવે ભાઈને કહું તો એને કઈ અસર થાય ખરી ના ગમતા તો હાથ મહેમાન આવે તમને ના ગમતા હોય અને ઘનતા ઘનતા કરી કોઈ પણ જાતની અસર નહીં થાય ના ગમતા આવે તો પણ ગમતા આવે તો પણ બોલાઈ બોલાઈ Thank you. એટલે આપણે ત્યાં કઈ બધા બધા સાધુ સંન્યાસી અત્યારે બધા કોઈ નફત ને નફત ને ક્રોધ ના થાય કોઈ નફત હોય ત્યારે બધી વાતો એને ના થાય કોને ના થાય હા કાઢી નાખી વળી મોટું લાભ પાય છે અમુક ગુજરાતી ફાયદો છે એ કાઢી નાખે એમ એ દપટ કહેવાય જરા શું હું જ્યાં હું છું આ સુભાઈ નામ છું જીતુભાઈ હું તો હતી એક થયો થયા જ કરે પોતાને ખબર ના અભ્યાસ કરતા બહુ અભ્યાસ કેવો કરે જાગૃતિ જાગી જાય વ્યવસ્થિત છે એવું કહો ના કહો હે તે નવરીત ને કે તમે નહીં કહેતો તે તમે કહો ના તે વખતે તમે શું કરો ક્ષમતા રાખો ને એ જ વખતે ધર્મ ધ્યાન આ તો જ્યાં રહીને ધ્યાન જે બંધ કરે એ જ ધર્મ ધ્યાન એના જેવું ધર્મ ધ્યાન આ દુનિયામાં કોઈ નથી બાકી ભગવાનની મૂર્તિ પર ધર્મ ધ્યાન દાદા ભક્તિને છે કે વિનય ને ભક્તિ કરવાની શું જરૂર વિનય કેળવવા માટે ભક્તિ કરવાની શું જરૂર વિનય વિવેક કેળવવા માટે ભક્તિ કોણ કરે છે કોઈ કરતું નહીં ભક્તિ ભક્તિ કોઈ કરતા જોયેલો તમે બરાબર જોયેલો Thank you. જેવી ટાઈપની ભક્તિ કરતા કોઈ પણ જાતની ભક્તિ કોઈ કરતું જરૂર કોઈ પણ જાતની ભક્તિ દુનિયા હોવાના ભાવમાં જીવનમાં તને સમજ પડે છે કેટલાક સ્ત્રીઓની ભક્તિ કરે છે કેટલાક પૈસાની ભક્તિ કરે છે કેટલા કેટલાક ની ભક્તિ કરે છે સારી ભક્તિ વાત કરે છે સારી ભક્તિ વાત કરે છે આત્માને જુદો પાડવા દેહ અને આત્મા ને જુદો પાડવાની ભક્તિ ઓહો હવે જુઓ ભક્તિનો અર્થ તમને સમજાવું જગત આખું ભક્તિ ભક્તિ ભક્તિ કર્યા છે કે જ્ઞાનની શી જરૂર કે છે ભક્તિ એટલી કરીએ તો ના તો આ છોકરો છે મા બાપ હશે મા બાપ વગર છોકરો થાય ને ત્યારે જ્ઞાન વગર ભક્તિ ના થાય જ્ઞાન શું કહ્યું જ્ઞાન તારું મા બાપ છે ભક્તિ શું કહ્યું હવે ભક્તિનો અર્થ શું એડજસ્ટ ટુ શું કહે છે લક્ષ્મીની ભક્તિ કરો તો એના તક તમે થઈ રહ્યા શું કહે સમજ ને એ તમે પ્રાપ્ત થઈ છે જેની ભક્તિ કરો તે પ્રાપ્ત છે પણ તેને માટે શું જોઈએ જ્ઞાન જોઈએ આપણા અહીંથી સેક્રેબંટો સ્ટેશન થયું નહીં અહીં સ્ટેશન છે આપણે કેટલે જવું હોય તો ચેતનની ભક્તિ કરવી પડે હવે ભક્તિ કરવા માટે શું જોઈએ આપણે જ્ઞાન જોઈએ જ્ઞાનમાં શું જોઈએ પ્લાન એનો નકશો એ નકશો લઈને નીકળીએ તો એ ભક્તિ નીકળીએ અને એક્ઝેક્ટ કરીએ તો સંતોષ એ બધા ભક્તિનો અર્થ લોકો સમજાવ્યા તો પણ એમ પી ગયા ને તો બુઆ આમ કરે તો પણ એમ પી જાય ચાલે આ ભક્તિનો અર્થ સમજાય આ લોકો ભક્તિ કેટલી કરે જ્ઞાની છે જરૂર છે દાદા ભક્તિ અરે કોને ભક્તિ ભક્તિ એટલે શું સમજે છે નગરી ખગડાવી બે જ્ઞાન વગર ના ખગડાય તો હું જોયું હોય તો ભરતા એટલે આપવા જે એવી ભક્તિ થઈ શકે શું વિજ્ઞાન છે આ વિજ્ઞાન દસ લાખ વર્ષથી નીકળી છે બસ અપૂર્વ વિજ્ઞાન પૂરે ક્યારે પણ હવે ન હોય તો વાંચો ન હોય જાણવું ન હોય જગત આખું કલ્યાણ થવાનું આત્મા અને દેહની ભક્તિ કરીએ તો પહેલો પ્રસંગ કરવો પડે પ્રસંગ કરે છે મન પ્રમાણે વર્તવું તે પોતાના મન પ્રમાણે વર્તવું તે પોતાના દાપણ જ કર્યા મત પોતાના દાપણ પોતે દાપણ કરેલા આ અમત છે એક અત્યારે આપેલા એમને કહ્યું ને અમારી પાસે આવો ને બધું નકામાં માથા ભૂલું બધું વર્ષે નહીં કે મારે ત્યાં પછી લોકો માથા ભોળ્યા જ કરે છે ને હવે પછી કેટલું કે જે કઈ પણ કરવામાં આવે છે તે બંધન છે બહુ બહુ કહ્યું ત્યારે અમે કહ્યું બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્રુ છે તેને સડો બળો વર્ષો કરી વખતે અને પછી જો બોક્સના બળ મારી પાસે લે છે કે ધ્યાનથી આપે તત્વ વ્યાખ્યા કરી તત્વ વેદ કે નિર્દેશ જેના આત્મા ઉપયોગ છે શું કે આ ગમે આ ગમે ભગવાન ઉડો કરી ભગવાન ઉડો કરી બે એમાં વાઘરા ઉભા હોય છે શું કે નિર્દેશ જેના આત્મા ઉપયોગ એટલે કેટલા કલાકનો આપણો ઉપયોગ નિરંતર આપી દીધી લાઈફ શાસ્ત્ર નથી સાંભળે નથી વાણી છે હા અમારા અમારી વાણીથી ક્યાં રે નવા લખાય અને તાર આ જૈનો એટલે ત્યારે તો પણ બુદ્ધિ નથી એની વાણી પકડી ગયા લખાય જેવું લખાય નહીં બુદ્ધિ વાળાથી વાળી ના લખાય માય શું બોલે શું બોલે અને કોઈ જ બોલે હા તો મારી સારી નહીં બુદ્ધિ બોલે ત્યાં બુદ્ધિ ના હોય તરત ત્યાગ કરવું ના પડે શું ના કરવું પડે પૂર્ણ જ્ઞાન કહેવાય શું કહે ત્યાગ ત્યાગ એ તો આવશે શું થાય જે ત્યાગો ને શું થાય હા થોડા આગળ આવે ફરી વળે ત્યાગી કે પોતાનું સુખ આવેલું હતું એને પોતે ત્યાગી ઘોડી દીધું એને જ ગળું હોવા ગળું થઈને આવું ત્યાગવાનું નથી ત્યાં મોક્ષ છે શું છે ત્યાગ કરવાથી ક્રેડિટ થાય અને કોઈ લઈ લેવાથી ડેબિટ થાય શું થાય ક્રેડિટ વાળો દેવ ગતિ મજા આવી અંદર બી ડોલ બ્લડ ઘટી વધારે શું વધારે અને જેને પહેરી દેવી નથી એટલે ત્યાગ શેનો કરવાનો છે મૂર્ખાનો ત્યાગ કરવાનો આ વસ્તુઓનો ત્યાગ કરવાનો વસ્તુ પણ મૂર્ખા એટલે મારું કાઢી લે ને તો એ ત્રાસતા બે હજુ કરી આપણે કાઢી લેતો આ બુદ્ધિ ઘડિયાળ કાઢી લેતા રાગવેશ ના થાય ને કે થાય છે કોણ થાય તમને થાય કરે નવનીતભાઈ ને થાય ઠીક છે નવનીતભાઈ થાય થાય શું જાય જોડે લઈ જવા કોઈ જાય છે કાયદેસર લઈ જાય ગેરકાયદેસર એ જાય ગેરકાયદેસર કાયદેસર લઈ જાય બસ ચાલે ને ગેરકાયદેસર આ દુનિયામાં જે કઈ બની ગયું બની જાય કોઈ પણ વસ્તુ બની ગઈ અને ભૂતકાળ એની ઉપર ક્લેર ના મળશે શું કહ્યું અને કોઈને ગુનેગાર કરશું નહીં you are all and all responsible શું કહ્યું આ વિજ્ઞાનની તપાસ કરી છે ને એની આ કોટો જોઈએ સાધુ કહો નથી આપણે આમથી આના આમ શું તેમ કહી શકીએ સંદાસ કરવાના સમજ્યા છે બધા જીતુભાઈ પૂછે છે મન અને આત્મા એ બે કમ્પ્લીટ જુદી વસ્તુ છે મન અને આત્મા હવે અંદર ઘણીવાર મન કે છે અને આત્મા કે છે તો આ મન કે છે કે આ આત્મા કે છે બંને છૂટું કેવી રીતે પાડવું તમે આ તમને થયું તો મન થઈ ગયું છે શું થયું આમને મન વસ્તી તમને મન વસ્તી ગયું અત્યારે એક હજાર ડોલર પડી જાય નવ રીતે ખરાબ વાત થઈ પણ બંધ થઈ જાય ને એ ચિંતા કર્યા કરે કોઈ કોઈ જ્ઞાન ના આધારે બંધ થાય કે ના થાય જ્ઞાન ના આધારે બંધ થવું જોઈએ ના બંધ થાય જ આ તો તમારે મારા પરિચયમાં આવેલા છે કેટલા પરિચયમાં આવેલા થોડા કેટલા કલાક વીસ પચીસ કલાક વીસ પચીસ કલાક વીસ પચીસ કલાક પરિચયમાં આવ્યા છે ગુજરાતે હુઆ ગયો કરાય નહીં એટલે દસ બાર કલાકમાં કંઈક બસે કલાક મારા પરિચયમાં આવો ને બસે તો કોઈ સિસ્ટમ અડે અને નિરંતર સમાધિ અને જે છોરીઓ ભણાવો છોકરાઓ ભણાવો લાઈટ ન કરે આજ્ઞા અરે ફરી મને આજ્ઞા પછી મને પૂછી કૃપા તમારે આવતો કોઈ મોક્ષ એવા જ નહીં આવી થઈ જવું મોક્ષ તમને લેતો અહીં અક્કા થાય એવું લાગે છે લાગે છે તમને અક્કા થાય એવું લાગે છે તમને શું લાગે છે કોઈક વખત જ્યાં કમી જાય છે તો જાગૃતિ આવે છે પાકી એટલે સ્થિર થઈ જવાય બહુ જરૂર વર્ષે ખરું હા તો વિજ્ઞાન છે વધુ કલાક મારા પૈસા કલાક શું શું દેતા તે કલાકમાં કેટલો ભેગો થાય તે કલાકમાં સો અવતાર કેટલો ભેગો થાય સો અવતારનો ના આવે એટલે મારે એક કલાકમાં તો મળે એટલે મન વર્ષ થઈ ગયું થાય શું કહ્યું Who is the father and mother of એના મા બાપ કોણ આત્મા આત્મા આત્મા આત્મા ધીમન દેવા આપણે કઈ તે આત્મા કરનાર પાસે જજો એમને છે આત્માની શક્તિ થી ચાલે છે ને આત્માની શક્તિ આત્માની શક્તિ વગર તો અંદર કશું ચાલે જ નહીં ને આત્માની શક્તિ વપરાતી જ નથી આ શાસ્ત્ર વાંચે છે વ્યાખ્યાન કરે છે વ્યાખ્યાન હોવે છે ધર્મ પાડે છે એમાં આત્માની શક્તિ જરાય વપરાતી આત્માની શક્તિ વપરાતી આપણા આ આત્મા કાઢી પટકે છે એ શક્તિ ખલાસ થઈ ગઈ હોય શું થઈ જાય આત્મા જેટલી વર્તન જગતે આત્મા ગયો છે એનાથી જુદો કે આત્મા કહેવા માંગે છે જે છે તારથી શું કર્યો છે તે આત્મા કહેવા માંગે છે શું એટલે મનના ફાધર બધું પણ છે કહ્યું આ ચોક્કસ પહેલી આખા વર્લ્ડમાં કોઈ કરે પહેલી નથી Opinion is the father of mind and language is the mother of mind. Opinion બનતી જાય તમે કરી આવી ગાડી આવી અને જો કોઈ ઓપિનિયન ના આપે તો મન સમજાય છે ને opinion is father of mind મન તો તમને વસત થઈ ગયું ત્યારે તમે ના કહો જ હું કહું તો અણસુરત થઈ ગયું ગમે તેવા મુશ્કેલીનો પ્રશ્ન હોય તો એ મન સુધી બિદાય નહીં લાગો એ કોઈ વાર લાગો એને બંધ થઈ જશે એવું કહ્યું તમને ખબર પડશે કે વાગો અને પેલું તો પેલું મન મન જાણે ત્યાં જોડે નહીં પણ યાદ આવે તો નહીં પણ રાતે ડાયરેક્ટ જોડે નહીં કારણ મનને વસ્તુ ગયું છે શું છે તમને મન વસ્તુ ગયું છે ના કહેતો એની વાત થઈ ગઈ કારણ જ્ઞાન અમારું છે ને થઈ ગયું કે નહીં બરાબર નથી એ લાગે સમજે ભાઈ એવું જોઈએ છું મારે એવું છે એવું જોઈએ Yeah. કારણ કે આપણે આપો દ્રષ્ટિ કરાવડાવી એટલે સમજાવી દો આ લોકોને ત્યાં કરંટ બોલે છે બે સ્વરૂપ સમજાવી ના સમજાવ્યું છે પણ ત્રણ જણ સમજાઈ ગયા માટે આ બોલફાળ બોલે છે કારણ કે એમને સમજાઈ ગયું છે એમને સંકેત થઈ ગયું છે હવે તેમાંથી સૌભાગ્ય એક નકલ હતી પોતાની પાસે તે અમે જોતૈયારે વાંચવા આપી એનો નીચે હતો શું નામ હતું જૂઠાભાઈ જૂઠાભાઈ ને ગોતૈયા ગોતૈયા વાંચો આપી એટલે પછી સિવિલ રાષ્ટ્ર પેલું નકલ ક્યાં ગઈ પછી મેં ગોતૈયા મારા ભાઈબંધને વાંચો ધૂળ નાખી અને ભાઈબંધ શું કાઢી ગયો કાઢ્યું તમારું શું બગાડ્યું ઝેર કાઢ્યું ને એ બોલશું જે ધમકાવી છું તમને આ તો ચાઇનીઝ સ્પેશિયલ માણસો માટે જ છે માલ છપાયો ઘેર ઘેર પહોંચ્યો ત્યારે તો બધા રેકોર્ડ ચાલે છે એ ગાડી રીતે બેઠા બધા હોવા પડે છે રેકોર્ડ માર્ગ વિરાજના વિરાજ ના કરવા મળી છે કે બોલાય નહીં આત્મશક્તિ કોઈ બોલાય નહીં જેને સમજાયો ના હોય ત્યાં સુધી બોલાય કોને માટે કોને કોને ત્યાં સુધી જેટલા આત્મસિદ્ધિ અત્યારે ગાય છે એ જરૂર છે એમાં જેવું કે અત્યારે જે લોકો આત્મસિદ્ધિ ગાય છે તે ઝેરજ પીએ છે ફળ જરા આવશે બહુ માણસો આ થઈ જાય બોલીએ ખોટું દેખાય આવી ગયા पहले क्यों कहता था समझा नहीं इसके बाहर क्यों कहना હા તો ચેતન ચેતનના સ્વરૂપે બહુ તમને કહું છું શું કહું ના બોલાય કારણ બહુ ઘણા લોકો થઈ ગયા સજાઓમાં સાથે રસ્તો ચાલતા હકીકત તરીકે આપણે બોલવાનો અધિકાર છે સજાવ છે આ તો ભાઈએ સાહેબ વાત કરી સાહેબ વાજા બોલાય ને કીધું બોલાય ગઈ તમે જમવા જમવા કેવું કેમ કે તમને તમારી સમ્યક દ્રષ્ટિમાં જે પ્રમાણે દેખાય એ પ્રમાણે કહો એમ ના પણ એટલે તો શું કે બીજા પર ના બોલાયા શું કહ્યું પૂછી સમજાવ્યું તે પદનું શું તે ત્યાંથી લોકો ઉભા થઈને બોલે છે સમજાવ્યું તે પદનું શ્રી બોલતા ના ખબર પડે તમે સમજાવી ગયા કેટલી ઊંધી વાતો હવે આ પછી ત્યાં સમજવું છે સમજવા માટે ને તો એનો અર્થ સમજવો આત્મા તો ગાળવા જેવી વસ્તુ છે ભાઈ ગળાવી વસ્તુ નથી શું કહ્યું તમે થોડું સમજાવ્યા સમજાવ્યા રીતે પણ અને તારે હિસ્ટ્રી છે બધી અમને <coughs> તો અમારે ટકા જવાનું નહીં દાદા ના પૈસા કારણ કે હાથ રૂપિયા તો જુતું રહે છે મગ્ન સત્ય બોલી પામર આવે ને અત્યારે લોકો ધોકેલું સત્ય છે કેવું અમુક પેટમાં દુખે રીતે એટલું સત્ય બોલો અંકર નજર સત્ય જો પરવર નજર સત્ય હોવો એટલે માનસ અમારો સત્ય છે અને અંકર કાલ સુધી ભટકો તો એની નજર સત્ય કોણ તો હતી અને નજર સત્ય કોક તો ઊભું થાય ક્યાં થશે કોઈ ઊભું થાય ત્યારે આપણું કલ્યાણ થઈ જાય શું અહીં મોક્ષ થઈ જાય ક્યાં મોક્ષ થાય તો તો મોક્ષ થતો જ હોય છે અહીં મોક્ષ થઈ જાય બીજી કઈ વાતચીત કરજો હા બધા વાતચીત કરવા વાંધો છે સમજાવતા આત્મ સિદ્ધિ શાસ્ત્ર સમજાવો આત્મને હિસ્ટ્રી કહી સાંભળી લઈને આવે તારે મને યાદ આપી ના શકે વર્ધમાન સંકિત થઈ ટાય ઉઠ્યા બહાર છૂટે દેહાધ્યાસ તો પરમાર્થે સંકિત પરમાર્થે સંકિત વાળું ને અહીંથી તમારો શરૂઆત થયા વર્તે નિજ સ્વભાવ નિજ સ્વભાવ નો પછી અનુભવ લક્ષ પ્રતિ તમને ખબર નથી કઈ અનુભવ લક્ષ પ્રતિ આ વર્તે નિજ સ્વભાવ નો અનુભવ લક્ષ પ્રતિ વધતી વહે નિર ભાવમાં તમારું જે નિર પોતાનો આત્મા સ્વભાવ આ દેહાદ્યા સ્વભાવ નહીં વર્તે નિર સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિથી તમને સિદ્ધાર્થમાં પ્રતિથી બેઠેલી શું અને લક્ષ ખ્યાલ આવે કરે છે હું સુધારતો છે કે અનુભવ લક્ષ્ય પ્રક્રિયાના અનુભવમાં તમે જે સંસારે છે ને થોડું તેનો અનુભવ છે શું છે વર્તે નિજ સ્વરૂપનો અનુભવ લક્ષ્ય પ્રતિક આવું વર્તે તારે વૃત્તિઓ વહે નિજ ભાવમાં શું કહ્યું વૃત્તિઓ જે બહાર જતી હતી બહાર ફરવા જાત જાતનું લેવા સારું બધું કરવા તે પોતાના સ્વભાવ પાકી વળી જાય શું કહ્યું પરમાર્થે સંકેત સાહેબ જે સંકેતો કે વર્ધમાન સંગીત થઈ સંકેત પછી વર્ધમાન થયા કરે અથવા તમારા જો બેહો ને તેમ તેમ શું થાય વધમાન થાય વધમાન સત્યાઘાત શું થાય મિથ્યાભાસ જે પહેલા શું માન્યું હતું જેમાં તે અત્યારે આવ્યા પણ મને એમ થઈ ગયું અમે શું શું એટલે નિકાલ કરીને સંભાવે તો બોલે નહીં કાળે વિચારવાસ શું થાય ઉદય થાય ચારિત્રનો વિતરાગ સંવાદ તારી ઉદય થાય વર્તે નિજ અનુભવ વખતે વ્યક્તિ રહે નિભાવો કરો કેવળ નિજ સ્વભાવ કેવળ નિજ પિતા ગર્ભાસ કેવળ નિજ સ્વભાવ કેવળ તારી ઉદય થયું થયું પછી ત્યાં તો આવે કેવળ વીર થવાનું એટલે આપો થવાનું કેવળ નીર થવાનો અનુભવ અરે અખંડ વર્તે જ્ઞાન કેવળ નીર અરે અખંડ વર્તે જ્ઞાન કેવળ નીર થવાનું અખંડ વર્તે જ્ઞાન એટલે આત્મા તું એના જે સ્વભાવ એનું અખંડ વર્તે જ્ઞાન એટલે અત્યારે ખંડિત રહેશે કેવું વર્તે છે અનુભવ લક્ષણ પ્રસિદ્ધિ ખંડિત વર્તે છે તે અખંડ વર્તે અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે જે પછી આગળ કોટી આવ્યું હોય નહીં કરોડો વર્ષ સ્વપ્ન ગયો પણ જાગ્યા થશે ને તે રીતે અનંત ભ્રાંતિ જ્ઞાની પુરુષ મળે બે કલાક ઉડાડી મારે શું કહ્યું બે કલાક ઉડાડી મારે તે ડર અથવા જ્ઞાન કહેવાય શું કહેવાય તે પછી કરીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ તેમ વિભાવનાદી નું જ્ઞાન બધી વસ્તુ થતું પણ જાગૃત થાય તેમ વિભાવનાદી નું જ્ઞાન થતા અનાદિકાના વિભાવ છે ક્યાં છે ત્યાં જતા જતા અંધારું હતું ત્યાં ઉલેજવું પડે ટકા જવા છે ઉલેજવું પડે માણસો બે સાધુ બધા દેહા જતા દેહાધ્યાસ અમારી કૃપા સિવાય દેહાધ્યાસ થાય નહીં જાય જ્યાં જ્યાં જ્યાં હોય સાધુ તો હોય ના હોય તે સંસાર જોયું કે સંસાધન બંધન થયા તે જોઈએ સત્સાધન એટલે સાથે નહીં ભોગતા તું તેનો એ જ ધર્મ છૂટે દેહાભ્યાસ તો નહીં કરતા તું કર્મ તમે કલ્પના કરતા નથી દેહાભ્યાસ સુધી ગયો છે હોવા છતાં તમને ભલે ના આપણે કઈ ના પડે તો તમે કલ્પના કરતા નથી ખબર ને એની ગેર હું આપું ભલે તમે સમજણ પડે ના પડે ખાલી મારે તો બળવો કરે એને સમજણ નથી કરી વાત નથી પણ બળવો નથી હોય સો ટકા સિદ્ધે છો ને તો પોતા પણ રાખે તેની નથી એટલે દેહાભ્યાસ ત્યાંનું નામ દેહાભ્યાસ ભાઈ તમને સમજણ પડે ખરી દેહાની બુદ્ધિ દેહની બુદ્ધિ એ દેહની બુદ્ધિ એ દેહની બુદ્ધિ એટલે બાહ્ય કામના હા ભાઈ તમે કહ્યું ને એ દેહ છે ચેતન ભૂખ ચેતન ભૂખ એવું મન કે જ કરે છે બધું તમે કહ્યું ને એ દેહ છે ચેતન કરે છે કે છે તે દેહ છે ચેતન કરતું જ નથી ના હવે કહ્યું નહીં તમને છે બિલકુલ ચેતન નથી ત્યાં ચેતન છું એવું માનવામાં આવે રોંગ બિલીફ તે દેહાધ્યાસ બિલકુલ જ નથી આ કોઈ કોઈ ક્રિયામાં કે તમે ધર્મ કરો ફરણ કરો પુસ્તકો વાંચો શાસ્ત્રો વાંચો કે તે લોકોને વંચાવડાવો મોટા મોટા વ્યાખ્યાન કરો તો કોઈ એમાં સક્ષ નથી એમાં જે ચેતન માનવું એનું નામ દેહા આ ભોગતા કર્મ વિભાવ વર્તે જ્યાં વૃત્તિ વય નિભાવમાં થયો કરતા ત્યાં થોડી ગઈ છે તે વાત છે સમજણ ના પડે સમજણ ના પડે તો બહુ ટાઈમ ગયા ધીમે ધીમે ધીમે થોડો ઘટા જાય તો બીજી જાય આવડે વાળું ધ્યાન નહીં આપણે શાસ્ત્ર વાંચ્યું તે ભણ્યો તે મને ઉપદેશ આપ્યો એ પોતાની પણ ક્રિયાને હું માનું હું કહું છું માનવું એનું નામ દેહાય શબ્દ જ નવો છે એવું માનતા નહીં નવો છે શબ્દ નવો છે બાકી આ અર્થ આ અર્થ જાણતા હતા શબ્દ નતો ન જાણતા બરોબર સમજવાની છે કશું કરવાનું નથી જ્ઞાની પુરુષ મળે તો નહીં તો પછી લાખ અવતાર છે કોણ એટલે પ્રગટ હોય તો કલ્યાણ થાય દીવો હોય તો દીવો હોય તો નહીં તો પ્રગટ નથી થાય દીવો કોઈનો હરગેલો નહીં મારી મારી જેતા જેવા પ્રતિ શંકર બધા કેટલી જોઈ શું ગયું કોઈ ગયા પછી કશું હોય તો થાય ભેટી આપણે ભગાવીએ તો સમજી જાય એમ કે છે કે દિવાસરી ને આમ પેટી સળગાવીએ તો સળગી જાય આનંદ અવતાર છે ભટક ભટક કરો જે કે જે એવી રીતે જે સદગુરુ થઈ ગયા હોય એમને આપણને જે ક્રિયા બતાડી હોય એ ક્રિયા કરીએ તો આપણને મોક્ષ થાય ના થાય એવું કઈ કહી ગયા નથી એટલે કે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરી છે જે કઈ પણ ક્રિયા કરી તે તારે ત્યાંનો હૃદય થયું છે તમે ગોળી વાત કરીએ આ વાત ફાયદા ન કરતો હોય તો પછી આપણે કબાવ લઈને વાંચો કરું લઈને પુસ્તકો વાંચીએ તમે જેના હાથ સમજાવો આ વાત જ આગળ ચાલવો કઈ આજે અત્યારે થાય છે તે બધી એ વાત તો એમને ભૂલ છે સાચું હોય એટલે ગમવાનું જ છે ને જે સાચું હોય એ ગમવાનું ચૂક જ નથી કર્યા હોય તો તમે કોઈ તમે જવા દે શું કહ્યું ભાવદેવ ગયા પછી તમારે ફરી નથી અરે મહાવીર ગયા પછી અમે કહીએ છીએ કે અમે મારી છે છતાં વખતે આવી જાઓ તો ના તેના કઈ ગયા નહીં ને હવે પછી માથા બોલે એવું થયું હોય મારી ગયા પછી લોકો માથા ફોડ ફોડ કર્યા હોય સંસાર બળ નાશ થવું જોઈએ જે રસ્તે જે ધર્મ જે રસ્તે સંસાર બળ નાશ થાય સંસાર બળ નાશ થાય તે રસ્તો તે કદાચ તે જગ્યા તે બાજુ કહ્યું સંસાર બળ નાશ કરવાનો કહેવાય ક્રોધ માર માયા લોક જાય સંસાર નાશ થાય એ જતો ના ભાઈ અને તમારે તો નીકળી ગયો છે તમારો કોઈ નીકળી ગયો સો ટકા નીકળી ગયો તમને ના અંકલ બોલે પછી કહીએ તમે દાદા પાંચ દાદા કઈ કહેવાની છે નીકળી ગયા છે ચોક્કસ અમે કઈ તમે કોઈ નીકળતા અમે કઈ નીકળી ગયા બોલો મદદ સત્ય મારે સત્ય મારે બધું નહીં પડતું અમારું વધુ એ કે હું તમને હો ટકા સિન્સિયર છું અને આ તો સિન્સિયર નથી આવતું કે શું મારે એ બધું મારે કરવાનું છે એમને ખબર થાય બે જણા આવ્યા કે દાદા અમારે શું કરવાનું છે એમને કદાચ તારે કરવાનું હોય તો પછી આ પાંગો માણસ ધીરે ધીરે ચડે